વિચારોની આશ્રવ નિર્જરા મહી બહુ વિચાર આવે તેમાં તન્મયાકાર રહે તો આશ્રવ કરે અને બંધ પડે વિચારોના જ્ઞાતા દ્રષ્ટા રહ્યા તો નિર્જરા થાય અને સંવર રહે કર્મને દાંટો લાગી જાય વિચાર તો બધાને આવે ગાંઠો ફૂટે વધારે ઇન્ટરેસ્ટેડ ગાંઠો ફૂટે એ પણ અનટાઈમલી બોમ્બની જેમ તે રાત્રે ત્રણ વાગે પણ ગાંઠ ફૂટે પણ ફૂટે તે પહેલાં જાગતાં કરે સ્વપ્ન આવે કે ગમે તેમ પણ જગાડીને ફૂટે એ લિંકમાં ફૂટે આ તો પોતાને ગમતી ગાંઠો હોય તે સંયોગ મળે ત્યારે ફૂટે અને જો વંચાય અને તન્મયાકાર થયા તો કર્મ ચોંટે અને વાંચીને જવા દઈએ એટલે પછી પાછી એ ગાંઠ ના આવે આ વિચારો આવે છે એ મનમાંથી આવે છે એ આપણાથી તદ્દન જુદા છે પણ ત્યાં તન્મયાકાર થઈ જાય છે તન્મયાકાર ના થાય ત્યાં આત્મધર્મ ઊભો છે સંયોગ ભેગો થાય તો મનની ગાંઠો ફૂટે આ ગાંઠો લોભની પણ હોય અને વિષયોની પણ હોય તે ગાંઠો પ્રમાણમાં નાની મોટી જાત જાતની હોય જેનો બહુ જ ઇન્ટરેસ્ટ હોય એ ગાંઠો મોટી હોય તેના બહુ વિચાર આવે એ વિચારોને છેદવા માટે તેમને જો જો કરવું પડે આ વિચારો વાંચી શકાય એવા છે ગમતા વિચારો આવે એમાં તન્મયાકાર રહે અને ના ગમતા વિચારો આવે તો તરત જ પોતાથી તે છૂટા છે એમ લાગે